ટાબરિયાઓ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો ભૂલકાઓ મારા બાળ દોસ્તો આજે તો બારડોલીથી ડોલીથી આરુષિ અને આયુષ વાર્તા સાંભળે છે આવો આવો આયુષભાઈ આરુષિ બેન અને સાંભળો આ વડોદરાથી શુભ અને વિયોના પણ વાર્તા સાંભળે છે આવો આવો વિયોના શુભ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો બહુ મજાની વાર્તા છે અને વાર્તાનું નામ છે કોણ જીત્યું <laughs> અરે ભાઈ આ વાર્તા શ્રદ્ધાબેન ત્રિવેદીની છે એમણે મને કહી છે અને હું તમને કહું છું એક હતો હાથી અને એક હતી કીડી બેઉ ભાઈબંધ જંગલમાં રે અમસતા અમસતા વાતોના તડાકા મારે હવે એક દિવસ આ વાતોથી કંટાળ્યા એટલે કીડી હાથીને કે ચાલો હાથી ભાઈ આપણે કોઈ રમત રમીએ આથી <laughs> તો હસી પડ્યો અને મશ્કરીમાં કહે કુસ્તી કુસ્તી રમવું છે કુસ્તી કુસ્તી કીડી તો ગભરાઈ ગઈ આથી ભાઈ તમે પણ શું મશ્કરી કરો છો તમારી સાથે કુસ્તી કરવાની મને કંઈ ફાવે કોઈ બીજી રમત રમીએ તો પછી તું કહે રમત રમીએ હાથીએ કહ્યું કીડી કે સંતા કુકડી રમવી છે હાથીભાઈ હાથી કે ભલે પણ જોજે હું તને હરાવી દઈશ હું તને હરાવી દઈશ મને સંતાતા સરસ આવડે છે હાથીભાઈ એમાં તો હું જીતી જઈશ જોજો ને કીડીએ કહ્યું હાથી કે હાથીભાઈ કીડી કે હાથીભાઈ તમે પેલા સંતાઈ જાઓ હું આંખો મીચું છું હાથીભાઈ તો એક જાડું જાડું ઝાડ જોઈને એની પાછળ સંતાઈ ઊભા ન રહ્યા કીડીએ આંખો ખોલી સામે જોયું તો થડની એક બાજુથી હાથીભાઈની સૂંઢ લટકતી દેખાતી હતી અને બીજી બાજુ એની ટૂંકી પૂંછડી હાલતી હતી <laughs> કીડી તો હસી પડી હાથીભાઈ તમે તો સાવ ભોળા ભટ્ટાક છો સંતાતા પણ નથી આવડતું પછી આઉટ જ થઈ જાઓ ને પકડાય જ જાઓ ને હાથીભાઈનો થપ્પો હાથીભાઈનો થપ્પો હાથી તો ઝાડ પાછળથી બહાર નીકળો સૂંઢ હલાવતો હલાવતો અને કે ભલે ને હું પકડાઈ ગયો આઉટ થઈ ગયો એમાં શું તને પણ હું તરત જ આઉટ કરી દઈશ તરત જ પકડી પાડીશ હું આંખ બંધ કરું છું ચાલ સંતાઈ જા કીડીએ જોયું તો ઝાડની નીચે ખૂબ સૂકા પાંદડા હતા એક પાંદડાની નીચે તો ભરાઈ ગઈ હાથી આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું ગોળ ગોળ ફરીને જોયું પણ કીડી તો દેખાય જ નહીં ને એને થયું કે હવે તો હું મરી જઈશ એટલે એણે જોર જોરથી ફૂંફાડા મારવા માંડ્યા અને સૂંઢમાંથી શું શું શું શું શું શું કરતો પવન નીકળવા માંડ્યો ખૂબ પાંદડા ઉડ્યા એક પાંદડા નીચે કીડી સંતાયેલી હતી એ પાંદડું પણ ઉડ્યું એને બૂમા બૂમ કરવા માંડી બચાવો બચાવો બચાવો હું ઉડું છું હું ઉડું છું હાથીભાઈએ પાંદડા પર બેઠેલી કીડી જોઈ એ તરત જ બોલી ઉઠ્યા કીડી બહેન નો થપ્પો કીડી બહેન નો થપ્પો કેમ આઉટ થઈ ગઈ ને પકડાઈ ગઈ ને બહુ ડમફાસ મારતી હતી તે કીડી કે ભલે એકવાર તમે હાર્યા એકવાર હું હારી હવે તમારો વારો છે સંતાવાનો હાથીએ આ વખતે બુદ્ધિ વાપરી બાજુમાં કાળા મોટા ખડક હતા મોઢામાં સૂંઢ નાખીને બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ખડકોની વચ્ચે બેસી ગયા એ તો જાણે બીજો ખડક જ જોઈ લો ખબર જ ના પડે કે હાથીભાઈ છે કીડીએ આંખો ખોલી ચારે બાજુ જોયું આવડા મોટા હાથીભાઈ પણ ક્યાંય દેખાય જ નહીં બહુ વાર જોયું ફરી ફરીને જોયું આંખો ઝીણી કરીને જોયું આંખો પહોળી કરીને જોયું પણ હાથથી ભાઈ નજરે જ ના પડે બોલો છેવટે કીડી થાકી એણે કહ્યું હાથથી ભાઈ ક્યાં સંતાયા છો બહાર આવો હું હારી ગઈ બસ હાથીભાઈ તો ખડક વચ્ચેથી ઊભા થયા અને જોર જોરથી બૂમો પડવા માંડ્યા એ હું જીતી ગયો હું જીતી ગયો હું જીતી ગયો હું જીતી ગયો કીડી કે કાંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તમે આંખો બંધ કરો આ વખતે કીડીએ બહુ વિચાર કર્યો પછી એ તો છાની માની હાથીભાઈના શરીર ઉપર ચડીને એમના કાન પાછળ સંતાઈ ગઈ હાથીની ચામડી જાડી એમને ખબર પણ પડી નહીં હાથીભાઈએ આંખો ખોલી ક્યાંય કીડી દેખાય નહીં એમણે ઝાડની ઉપર જોયું ઝાડની નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડામાં જોયું પણ કીડીબાઈ દેખાય જ નહીં છેવટે એ તો થાક્યા હાથીભાઈ કે હું હારો તમે જીત્યા કીડી બેન હવે બહાર આવો કીડી બેને હાથીના માથા પરથી જઈને બૂમ પાડી હું જીતી ગઈ હું જીતી ગઈ હાથીભાઈ તો સાવ ભોળા ભટાક છે હાથીભાઈ તો ભોળા ભટાક છે એમના માથા પર હું બેઠી છું તો એમને ખબર પડતી નથી હું જીતી ગઈ <laughs> હવે હાથી પણ હસી પડ્યો અને કે કીડી બેન કીડી બેન એકવાર તમે જીત્યા એકવાર હું જીત્યો કીડી કે એકવાર હું હારી એકવાર તમે હાર્યા હાથી કે એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત હો એ કઈ રમત કીડીએ પૂછ્યું એ તો હાથીની રમત છે જે હાથી મોટામાં મોટું ઝાડ પાડી નાખે તે જીતે હાથીએ કહ્યું કીડી કે એમ તો હાથી ભાઈ આપણે દર દર રમ્યા હોત ને દર દર તો હું પણ જીતી જાત એ વળી કઈ રમત હાથીએ પૂછ્યું એ તો કીડીની રમત છે જે કીડી ઝીણામાં ઝીણા દરમાં પેસી શકે એ જીતે આ સાંભળીને હાથી અને કીડી બેઉ વસી પડ્યા ભાઈ તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે આ વાર્તા તમારા ભાઈ બહેન ને બેનપણીઓને કહેજો પાછા હો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો